જાણે એ જ્ઞેય જે છે એ દર્શન રૂપે છે જ્ઞેય જે છે જે જ્ઞેય છે જ્ઞેય એ દર્શન રૂપે છે જાણવા રૂપે જાણવા રૂપે છે દ્રશ્ય એ દર્શન રૂપે એ હું પૂછતો હતો કે એ જે દ્રશ્ય છે એ સાદું દ્રશ્ય છે કે એ દર્શન રૂપે છે દ્રશ્ય છે દ્રશ્ય દ્રશ્ય છે જોવાય છે પ્રદર્શન જોવાય છે એને દેવ દેખાય જ્ઞેય દાતા આત્મા શુદ્ધ સ્થિત રૂપે બેઠેલો એટલે જેને અમને જેને દેખાય જાય એનો આત્મા એટલો શુદ્ધ થઈને નથી બેઠો એમ ખરું જેને દેખાય નહીં એનો અર્થ એવો થયો કે એને આત્મા એટલો શુદ્ધ થઈને નથી બેઠો આત્મા શુદ્ધ થઈને બેઠો નથી આત્મામાં શુદ્ધિ છે જોવામાં આત્મા શુદ્ધ નથી એ વખતે એની સ્થિતિ તો જ દેખાય ને દાદાજી આમ તો શુદ્ધ છે એમ કે છે તમને આવો દર્શન માં આવતું ને દેખાતું નથી એટલે એનો અર્થ કે અમારો આત્મા એવો શુદ્ધ થઈને બેઠો નથી બુદ્ધિ આધી આવે તમારે ના ગણો કેમ દાદા કેમ વાંધો નહીં એમને બાજુ બધું જાણીએ ને સુધી જવાના છે એનું પૂછવાનું ના એ પાસે બીજી કઈ કામ ખરી કાઢે પોરબંદર પાસે લેરી ખરા લેરી પણ આ છોડશે નહીં આખી ના ના છોડે એમને તો બઉ જબરજસ્ત દાદાજી બહુ હું તો એમને આજ જોયું કે તમને કેટલો દાદા પ્રત્યે કેટલો કેટલો ભાવ છે કે અમે તમારા જેવું કઈ કરી છે દેખાતો ને કોને દ્રશ્ય કઉ છું આમ તો અલ્લો થાય ને આમ તો અલ્લો થાય ને ઓળખાય નહી એ બધા દ્રશ્ય મગન એટલે કેટલાક ઓળખાય એમાં આવે જગ્યા ઓળખાય કે આ જગ્યા કેટલીક જગ્યાએ ના ઓળખાય

પર્ટિક્યુલર પર્ટિક્યુલર પર્ટિક્યુલર હાજર રહે પણ જ્ઞાન હોય તો હાજર રહે ના જ્ઞાન જ્ઞાન હોય ને હોય ઉડી ગયા બધું બહાર નો દબાણ આવે ને ઉડી જાય એટલું બધું પાહું નબળું પૂછે પણ એટલે દાદાજી અક્રમ વિજ્ઞાન માં આ જોખમ ખરું અક્રમ વિજ્ઞાન માં આ જોખમ ખરું કારણ જે કારણ કે આખું આખો મોટી વસ્તુ છે એકદમ ચેન્જ કરવાની વાત છે બાજુ નબળી તો એવી ના હા આ બધા પૂછીએ કે અમને તક સામાન્ય નબળાઈ નથી આવે પણ સામાન્ય ની નબળાઈ એની બારી નબળાઈ બહારની નબળાઈ એટલે બહારની સાથેની વ્યવહારની નબળાઈ વ્યવહારનું વ્યવહારમાં શું બોલવું છે તૈયાર થઈ જતો સારું આટલી એપ્લિકેશન કોની હોય એપ્લિકેશન કેટલી છે એને લઈને જવું લસણ અને ખરી જાય તો પછી દર્શન રહેન પેલું જતું નહીં તો એ દર્શન ખાઈ જાય પાછું એ તો હાલ વાતો કરતા જયારે આવતા ખાઈ ના જાય Thank હતું એમાં શું દા કરવાનું હંડ્રેડ પર્સન્ટ વાત છે દાદા હંડ્રેડ પર્સન્ટ વાત છે જેવી જેવી વાત છે સાધુ પકડે તો એવી દેખાતા ના હરાય છે ને હાપણ છે આપણે નથી આપણે નોળીઓ ના થઈ જઈએ હા ભાઈ ભડકા નહીં પ્રગતિ આવી ભાઈ ઇલિનેસ દીકરી સોનગઢમાં સ્ત્રીઓ બ્રહ્મચારીની હતી સોનગઢમાં એટલે દેહની નિયમિતતા વાણીનું ત્યાગાતપણું મનની ઉદાસીનતા અને ચિત્તનું મુક્તપણું એવું જોઈએ એટલે આ ચાર વસ્તુ ને મહત્વ મૂક્યું એમણે દેહ નું નિયમિતતા આપણે કહ્યું ને કે નિયમ પ્રમાણે એકદમ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ રહેવું એ એમણે ઉલ્લેખ કર્યો છે દેહની નિયમિતતા જોઈએ વાણીનું સ્યાદવાદપણું જોઈએ મન ઉદાસીનતા વાળું જોઈએ અને ચિત્તનું મુક્તપણું ચિત્ત મુક્ત એવું કરો કરવા જતો જ નહીં અહીં અને આપણે કહ્યું ને કરો ટાઈમ પ્રમાણે એટલે પોણા અગિયાર પછી એટલે ત્યાં સુધી આમ બેસો તો એ નિયમિતતાનું રાખવું એવું કશે આપડે તો નિયમ છે આપડે તો ના હોય વિષય ધર્મ તો ક્રમિક લોકો ભાવના કરે છે વળે નહીં ભાવના કરે છે ભાવના કરે છે કશું વળે એ ભાવના વચ્ચે શારદા રૂપ પ્રાપ્ત થાવ મનનું શું લખ્યું છે ઉદાસીનતા ચિત્ત મુક્ત જ જોઈએ ચિત્ત મુક્ત જ જોઈએ આપણા બધા ચિત્ત મુક્ત બધા તો અને મનની મનની ઉદાસીનતા નહીં આપડે તો મન વાસ થઈ ગયું મન વસ્ત થઈ ગયું વાણી નો હજુ ના હોય ચાલુ ઇતના તારીખ છવ્વીસ ચાર ત્યાંસી બજે ત્યાં સવારે હા લીધેલા બીજ પડે દાદા પર રાગ થાય બીજ પડે કરેલું કેસમાં કરેલું દાદા કોઈ કોઈ કોઈ કોઈ કેસમાં એવું કરેલું અમુક એવા માં કરેલું દાદા કેવા મને ખબર નહીં શું કે ખ્યાલ ના હોય અમુક કઈ બહુ મોટા એવા ચીકડા હોય એવા નથી પણ અમુક થયેલું છે આટલા ઉછેર પડતો એનું પછી હાથ ના ગાલે થઈ જશે રસ્તો તો એક આ છે ને દાદા આ એક રસ્તો તો આ છે ને આપણે જે બતાવ્યું કે આ રીતે થાય તો પૂરું થઈ જાય હાથ ન ગાલે એ કેવી સમજાય સમજાય આપણે માની લઈએ કે હાથ નથી ગાલતો કે હાથ ન ગાલે હાથ નથી ગાલતો એ કેવી સમજાય હાથ ગળાને હાથ નથી મારાતો હું નથી મારતો હું કહું હું નથી મારતો તો એ કેવી રીતે સમજાય હું માની લેવાની સમજી જાય વ્યવહારમાં દડો ઉછળે એને પાછો હાથ ન મારે તો ઠંડો પડી જાય તો એ ન પાડે માની લેવું નથી કે એની વ્યવહારમાં શું કરવું જોઈએ રાગદ્વેષ ના થતા હોય તો રાગ વગર રાગ વગર રાગ જે બંને નથી એ કેમ સમજાય રાગ અને દ્વેષ એક બાજુ રાગ છે એક બાજુ દ્વેષ છે દ્વેષ નથી રાગ નથી એ કેમ સમજાય એ આપણે ખબર પડે ના હોય તો એ વિચાર ના આવે ના હોય તો વિચાર આવે હોય તો આપણે દ્વેષ ના થાય અને આપણે રાગ એવું થાય રાગ ના થાય યાદ ના આવે સમજી ગયા બધું પતી ગયું ફાયદો અને કસાય થી ટકોરો મારે સમજણ પડી કસાય નો ટકોરો પોતે દેશ ખાવ થોડો થોડો સાચી વાત બરોબર છે ગમતું ના હોય તે બહુ ખરાબ હા કોઈ માણસ ગમતું ના હોય એ બહુ ખરાબ ઘણી વખત કોઈનું બોલવું આપણને ન ગમે તો શું કરવું જોઈએ ઘણી વખત આપણે કોઈ નું બોલવું ન ગમે તો શું કરવું જોઈએ કોઈ બોલતો જ આપણને ગમે જ નહીં કોઈ એક્ટિવ બોલતી હોય તો આપણને ગમે જ તો શું કરવું જોઈએ ના ગમે તો તું ભૂલો ખરી એટલી ભૂલ બરોબર છે પેલો કે આપણે ના હવે આવું કઈ નહીં એટલે માફ કરવું તમારે ગમતા હોય તો યારી આપો છો એવું ના ગમતા હોય તો યારી આપો એટલે શું પ્લસ માઇનસ થઈ જાય હા ગમતા ઉપર ગમતા ખબર પડે ને પહેલી વાત છે ક્યાંથી ગમતું છે ગમતું ક્યાંથી કઈ રૂપિયા આવી રહ્યા છે હારી આવી નથી ખબર ડાયમંડ કેવું ના ના અરે ખ્યાલ છે આ કોછે સમજી ગઈ આ કોછે વાત સમજણ પડી ગઈ ચાલુ કરીશ સર અત્યારે ચાલુ કરી દઈશ એ તો ખાતરી દાદા એ ખાતરી રહી કશું સારું નથી બધું ખોટું નીકળે છે પછી હવે મેલ ના કશો ઉપાય કામમાં નતો લાગતો કઈ કડક ઉપાય લેવો પડે ને એવું હતું ના ઉપાય છે ઉપાય નહીં આપણે કરવું શું છે તો કઈ સંસારો ભટકવાનું હતા એ સુધી પૂરો મુકાયો આરો નથી પૂરો મુકાયા સિવાય ચાલે જ બીજો કોઈ ઉપાય નથી પૂરો જ મૂકવો પડે એ હિચ્યા થઈ ગયા રીતે બાજુ મૂકી દે આપડા લોકો મરગડ કરે આખો કચ્છ કરે મારે અને મોદો થઈ જાય તો ભલે નહીં મોદો થઈ જાય ચાલો શું કારણ આવું કશું થઈ જાય ને માદો ભરે ના તો નહીં પડે કેમ એમ એ તો માદો થાય એટલે પછી એના પ્રત્યે લાગણી હોય તે આવે લાગણી આવે આગળ એના પ્રત્યે લાગણી આગળ આવે પેલા લાગણી તો ખરી પણ હવે એ લાગણીનો જુદો પ્રકાર દાદા એ લાગણીનો જુદો પ્રકાર બગડતો હોય તો ના દેખી શકે એ બગડ એની દ્રષ્ટિએ બગડતો હોય તો ના દેખી શકે એટલે એ રીતે લાગણી વ્યક્ત કરે અને આ રીતે એની પોતાની એને તો એમ લાગે ને કે માદો છે એટલે એ રીતે લાગણી વ્યક્ત કરે પણ દાદા આ કર્મ નો ઉદય છે એ તો કદાચ સમજાય પણ પેલો આ વિડીયો પીએ છે ને આવું તેવું બધું છે કર્મ ઉદય છે એ જરા સમજતા વાર લાગે ને આ બીડી પીએ છે અગર તો આવું કરે છે એ કર્મ ના ઉદય થી કરે છે પોતે નોકરો માં કહી જતો હોય તો ના ખબર હોય હા એ પોતા અનુભવ ના હોય મારે ચીજો નથી કરી કરવી પડતી હતી એવા અનુભવ ના હોય એ અનુભવ હોય અનુભવ હોય એને આ ના કરી એ કરી છોડવાનું તો આપણે નહીં ખાનદાર એવું બધું વાતચીત નહીં કે મારવાનું વળવા મારવાનું વળવા મારવાનું ના હોય સભ્યતા વાળા લોકો મારે વળે સભ્યતા ક્યાં રહી મારવા વાળાથી કોઈ સુધરે જ નહીં રિએક્શનરી થાય રિએક્શનરી થાય રીડો થઈ જાય એટલે સમજાવવાનું ભાઈ આપણે શોધે આમ છે તેમ છે રોજ તેમ છતાં ના ફરી સમજાવવાનું તેમ છતાં ના માને ફરી સમજાવવાનું એના કારણે ઉદય સમશે એટલે આ આપણું જ્ઞાન આપેલું આજે થશે શંકરના ઉદય સમશે તારે ના સમજ પડી કર્ણ ઉદય સમે ત્યાર પછી તે એને મનમાં નક્કી કરતો હોય કે વાત સારી મારા બાપજી કે મારા ત્યાં થઈ જાય મારે નક્કી કરવું તે નક્કી કરતો કરતો કે હાથી હાથી એમ કરતો કરતો સાથે થઈ જાય એમ કરતો કરતો પણ આપણે બહુ કહીએ ને વળીએ ને કારણ અહંકાર તો અહંકાર બારી કાઢી નથી ચાલે એવું ના તમે નક્કી કરે એક સો રૂપિયા આપણે પીયા કરવાના પીવાના જાઓ જે થાય એવું કરશું જે થાય બધા આપને તો બાપ થતા નહીં આવડતું ભાગ્ય થોડા બાપ છે લાખમાં પાંચ ઘર બાપ હતો આવડી ભાઈ તો કુદરતી સુધરવાનું સુધરે છે બાકી કોઈ બાપ સુધારતો બાપ જ સુધરે એ રીતે તો કોઈ પૂર્ણ નથી ને એ રીતે તો કોઈ પૂર્ણ નથી ને એ રીતે તો કોઈ પૂર્ણ નથી ને પૂર્ણ એ રીતે એકબીજાને કામ આ વ્યવહાર ચલાવે એટલું જોઈએ છે વ્યવહાર તો ચોખ્ખો ચલાવવો પડે આપણા બીજા છોકરા બગડે છે એવું કરવું છે ના કરવું જોઈએ કરવું જોઈએ આપણે ઘેર પાક્યા હોય એટલા બીજાનું પાડે નહીં પડે આપડી શક્તિ અપાવે છે કરિયાનું એટલે કરો થાય તે જ રોગ છે સરનાવલેથી અને આ બીડી પટલો ખાતર કરના ઉદયથી એ પ્રકારનો રોગ છે કામના ઉદય કરના ઉદય સંજોગો મળી આવે સંજોગો મળી આવે આપણા ક્યાંય ફરજમાં પુસ્તક સંજોગ ના આધારે છે એનો શું સંજોગો કઈ સમજ તેથી સ્કૂલમાં છોકરા નામ એમના નામ પાસે બાપનું નામ લખતા નહીં એનું કારણ એક છે સુકાવી નાખે સુકાવી નાખે છે ના મહેન્દ્ર શાહ મારું શું કહેવાનું વઢાઈ કરાવી વડવાથી એ કરવાથી ભયથી જો એ જતું હોય ભાઈ તો ક્યાં બહાર કોઈ જગ્યાએ રાખવો પશુઓ જોડે રાખવો કે જેને મસી ફરવાની નથી વિરુદ્ધ ઉત્પન્ન થતો નહીં ત્યાં ભય રાખવાનો આ તો માણસ છે છોકરા મેં નક્કી કરે અત્યારે લડો ને તમારી માટે તો કરવા નાખે એને જે ખોટું લાગતું હતું મનમાં ત્યાં ખરાબ ખરાબ જેને પોતાનું જે જ્ઞાન કે બોલતું તે પણ ફરી જાય હા કરવાનો છે નિશ્ચય કરે ઘર નિશ્ચય કરે નિશ્ચય કરે આવું કરીશ જાઓ જે ખાવાનું કરવું જ કરજે અને પછી એકથી જો વધારે મારવામાં આવે ને તો તો મોટી ઉંમર નથી માર્યા વગર નહીં થોડું કે એથી ચીતરી નાખે આવું કામ વ્યવહાર સુંદર હોય દાદા આપ આ છોકરાઓ દીકરાઓ માટે વાત કરો છો કે સ્વજનો માટે વાત કરો છો આ પણ જે બાહ્ય બહારના હોય જે બહારના બેન જેવા હોય ભેંસ બેન જેવા હોય ને એ એમને કેવી રીતે કરવું થોડો થોડો ડ્રામા તો કરવો જોઈએ ને જેને છે આ ઓછું હોય ભેંસોને જેમ જાનવરો તો આપણે વરાય મરાય બધું કારણ પરિણામ ભય થઈ જાય ને પરિણામ નહીં એનો પરિણામ ફરે નહીં આમ કરવાનું એવું તેવું મનુષ્ય એકલા જ બુદ્ધિશાળી પરિણામ પરિણામ ફેરવી શકે પણ દાદા એવા ભેંસબેન જેવા હોય છે એવા ભેંસબેન જેવા હોય કોઈ તો એનું એની સામે વ્યવહારમાં તો ડ્રામા કરવો પડે ને કોઈ પ્રસંગો એવા આવે કે જયારે કઠોર થવું પડે કોઈ પ્રસંગ હોય તો એમાં કઠોર થવું પડે કે તો એમાં હા એટલે એટલે આ ભેદ છે ને જો એ કઠોર થવું પડે તો એ બંધન ખરું ના બુદ્ધિશાળી ના હોવો બુદ્ધિશાળી ના હોય બુદ્ધિશાળી ના પોતાના વિચારો અવરા ફેરવે એવો ના હોવો એટલે વ્યવહારમાં દાદા બહાર તો આવા પ્રસંગો આવા અનુભવો આવે કે જ્યાં કડક થવું પડે મનમાં કરુણા રાખીને અંતરમાં કરુણા રાખીને જાગૃતિ રાખીને કઠોર થવું પડે ને હા તો કરુણા રાખીને કરેક્ટ થાય ત્યારે વાંધો એવા ઓપરેશન એવા ઓપરેશન કરવા પડે હા એ તો કરુણા રાખીને કરતા ત્યારે પછી વાંધો નહીં એક બાજુ કરુણા ની થેલી માં કરતો વાંધો છે ત્યાં આગળ કરુણા નથી હોતી ત્યાં ગોપાલદેવ કહ્યું ને જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં પણ આપડા લોકો ત્યાં બુદ્ધિશાળી છોકરા અરે વાત નહીં મારનારા ને બે ભારત ભારત નહીં હોય માર ખાય પણ નક્કી કરે કે જયારે ગાતર ધર્મ થશે એ તો સીધો તો નક્કી પછી ગરીબ માં હોય કે તમારે વેતા નથી તમારે તમારે કાઢે આમ તો કરતી જાય કોઈ બોલતી નથી ટોણો મારતી જાય ત્યારે એવું રાખ્યું હતું કોઈ બોલે નહીં પ્રેમ રાખે કેવું છે નહીં વ્યવહાર છે આ તો રિલેટિવ સંબંધ છે આ રિયલ સંબંધ નથી તમે જેવું રાખ્યું એવું રહેશે તમે જેવું રાખો સંબંધ રાખો રિલેટિવ રિલેટિવ એટલે વ્યવહાર વ્યવહાર એટલે શું અમારે અગિયાર રૂપિયા આપણે તત્વ કરે એટલે આપણે એમ તો અગિયાર અમારે તાળી મોકલી આપી આપણે તાળી મોકલી આપી તાળી ના મળશે એને બદલે બીજી રકમ એવા રીતે બેલેન્સ બેલેન્સ કરી નાખવું એટલે સ્ત્રી જોડે વ્યવહાર છે છોકરો જોડે વ્યવહાર બાપ જોડે વ્યવહાર નિશ્ચય છે નહીં અને સુધારવા ફરક નથી એટલે સુધારવા ફરક શું તને કર્મ સુધારવા એમાં ત્રીજું તત્વ ભળતું હોય તો શું ત્રીજું તત્વ ત્રીજી વ્યક્તિ બે વચ્ચે ત્રીજી વ્યક્તિ ભળતી હોય બે વચ્ચે આવતા હોય બે વચ્ચે ત્રીજી વ્યક્તિ ભળતી હોય અને એના વિચારો આવતા હોય ભળતી હોય તો આપણે શું કરવું જોઈએ બે વચ્ચે ત્રીજી વ્યક્તિ ભળતી હોય અને એના વિચાર આવતા હોય ત્રીજી વ્યક્તિના બે વચ્ચે ત્રીજી વ્યક્તિના વિચારો પ્રમાણેનું આચરણ હોય ત્રીજી વ્યક્તિ કે એટલે છોકરો છે છોકરાના દોસ્તાર નું વર્ચસ્વ એમ છે કે એક છોકરો છે અને એનો બાપ છે છોકરાના ઉપર એના ભાઈબંધો નું વર્ચસ્વ છે એના ભાઈબંધો નું તો એના ભાઈબંધો કહે એ પ્રમાણે છોકરો વર્તે તો શું કરવું તો પછી છોકરો ભાઈબંધ ને કહેવા વર્તે એટલે આપડો પ્રેમ જોઈ લીધો છે છોકરા તારે ને આપડા પ્રેમ ની પરીક્ષા કરે છે ને ખામી કેમ દૂર કરવી તો એ ખામી કેમ દૂર કરવી તો એ ખામી કેમ દૂર કરવી ખામી પ્રેમ રાખવો આપડે આપડો પ્રેમ ન હોય તો બીજાનું કે ને સાંભળે ને છોકરો એમ કે દાદા સાંભળે ને એટલે આપણે પ્રેમ રાખીએ તો પછી સ્ત્રીજનો સાંભળે નહીં એમ કહેવાનું આપણો પ્રેમની એટલી ખામી છે ઘરમાં છોકરા વડે એવો પ્રેમ રાખો બહાર ભાઈબંધ જ ના કરે છોકરાને ગમે નહીં કે એવો પ્રેમ કરો પછી બાર વાગ્યા ઠરાવી ઘરનું ક્યાં દાન ને મેં દાન લોકો થાય છે તો એમને કઈ કહેતા નથી તો થાય છે નવું દે એવું ભડકવાની જરૂર બરાબર ના પહેરે તો સારું રિલેટિવ વ્યવહાર છે ને હટાઈ પટાઈ કામ લેવાનું પટાવવામાં કપટ થતું હોય પટાવવું એટલે કપટવાનું થયું તોય પણ અમારા આનંદ થતો કરવા દે ઉછળતું ના હોય ઉછળતું બંધ થઈ જાય શું કરવા સતમાં પૂછડું પકડીને પટાવાય કેમ એટલે પટાવી પણ દાદા મહાત્માઓ માટે તો એ અભિનય છે ને મહાત્માઓ માટે એ અભિનય છે ને મહાત્મા ને એવું હોતું નથી એ છતાં મહાત્મા સંભાળ નિકાલ કરે છે બધા આપડે તો કાયદો જુદી જતો તો હરુબાઈ હોય સંભાળ નિકાલ કરીને આ તો બહારના માટે વાત કરી ના દાદા સંભાવે નિકાલ એટલે પતાવાનું એ પતાવાનું એને પટાવાનું હોય ને એને પણ પટાવાનું ખરું ને સમજાવીને ફોસલાવીને જરા થોડી થોડી કપટ કરીને પણ એને પણ કરવું તો જોઈએ નઈ ભલે એના માટે સંભાવે નિકાલ છે પણ એને પણ એ બધી રીત રસમો અજમાવી જોઈએ પેલો સિનેમામાં ને બહાર ફરવા બહુ જતો હોય તો એ જેમ તમે ભાઈ ને કહો છો એવી મહાત્માઓ પણ રાખવી ને સંભાવે સંભાવે પટાવવાનું ખરું ને એની પૂંછડી જરા પકડવી પંપાડવો પૂંછડી ભલે પકડવાનું થાય દાદા આપડા ઘરના કુતરા ને હમાથે આ ફેરવીએ સારું પટાઈ એટલે કામ દાદા તમે કહો છો ક્રોધ ક્રોધ એ મોટામાં મોટી અશક્તિ છે ક્રોધ એ તો મોટામાં મોટી નબળાઈ છે પણ કોક વખત ડ્રામા કરવો જોઈએ ને કોક વખત ડ્રામા એ કરવો જોઈએ ને હું દાદા બાહ્ય રીતે વ્યવહારમાં બોલું છું એટલે કે ગુસ્સો દેખાવ નો ગુસ્સો ડ્રામા ક્રોધ હોય ને એ ગુસ્સાની વાત કરે છે દેખાવનો દાદા અભિનય બહાર ગુસ્સો દેખાય અભિનય આ અભિનય જેવું થયું ને એ કરવાનો હતો થઈ જાય થઈ જાય એટલે એમનું કહેવાનું એમ છે કે છોકરાને જરા કોઈ વખત જરા મોટા સાદે કહેવાનું આવે તો એ અભિનય થી કહેવા માંધો નહીં ને એક અભિનય છે ને એક જાતનો ભાઈ કે છે એ અમને બધા બધાને લાગુ પડે ના ભાઈ ભાઈને જ્ઞાન લીધેલું હા બરોબર આ મહાત્માઓને ભલે જ્ઞાન લીધું હોય પણ એ અભિનય આવે નિકાલ છે તેમ કરવું છે તો મારે નાટક કરવું છે અથવા મારે આમ કરવું જેવી રીતે કરી નિકાલ આવવો કે પછી એમ કે આપણે જે જે તે થતું એ પણ થવા દેવું અને આપણે અંદર ભાવ થાય આપણે જે કરીએ તે કરવું સંભાવે નિકાલ કરવાની વાત જે છે એ એ કઈ કરવાનું આવે ત્યારે આ નાટક કરીને કરવાનું કે અભિનય કરીને કરવાનું કે સામે આવ્યું તે સંભાવે નિકાલ કરવાનો કેવી રીતે કરવાનું કેવી રીતે એમ કે સંભાવ નિકાલ કરવું છે એવું આપણે નક્કી રાખવું કે આપણો ભાવ બરાબર છે તો એક નક્કી નાખવાનું કે નિકાલ કરવો છે અને બીજા માણસો કેવો ભાવ રાખે છે કે આ સીધો કરી નાખો કેવો ભાવ રાખો હા એ તો જે અજ્ઞાની હોય છે બરાબર સીધો કરી નાખવા છે ભાવ પેલા પર અસર થાય એટલે પેલા રિએક્શન સીધો કરવા ઉપર આવે છે આ સંભાળ નિકાલ કરવાનું એ વૈજ્ઞાનિક વાક્ય છે એની બહુ મોટી અસર થાય સૌ પછી બધું સમજાય કરે એનું કામ લેવું તો નિર્ણય કરવાનો કે સંભાવે નિકાલ કરવો છે પછી જોવાનો વાંધો નહીં ગુસ્સો થઈ જાય વાંધો નહીં સંભાવ નિકાલ ગુસ્સો થયા પછી બીજી અહીંયા જઈએ જ્યાં જે બને નહીં બરોબર સમજી જાય અમને કશું પાંચો બસો નથી અભિનય કરતા નથી સિમનભાઈ પૂછે છે કે અભિનય કરવાની વાત છે એટલે કરતા ભાવમાં આવવાનું થાય ને અભિનય માં કરતા ભાવ નું ક્યાંથી આવવાનું વાત જ છે ખાલી અભિનય થઈ જાય જીવનભાઈ એ બધું દેખાય સરખું બાહ્ય રીતે દેખાય સરખું બાહ્ય દ્રષ્ટિએ બીજા લોકો ને દેખાય સરખું બીજા લોકો પણ અંદર ના અહિયાં તમારું જુદું જુદું છે હા તે અંતર્ભાવ જુદા છે હા તે બરોબર એટલે જ આ લોકો અક્રમ ઉપર ચીડાય છે ને કે તમારો ફેરફાર થયેલો દેખાતો નથી અરે ભાઈ અમારા દાદા જ ના ફેરફાર કરવાની જરૂર નથી એવું કે કહી દેવું શું એવું કેવું કઈ અમારા દાદા ના કારણ ફેરફાર કરવા વાળા ને તમારી બધા દશા જુઓ ને ના ફેરફાર વાળા અમારું સુખ જુઓ ને એમનું સુખ જુઓ કઈ દાદા એ લોકો જોઈ ના શકે એ અમે અંદર થી અમને લાગે અમને લાગે કે તાંતો નથી અંદર તાંતો નથી બહાર દેખાવ ઘણી વખત સરખો લાગે સરખો સરખો જ લાગે સરખો નહીં એથી ખરાબ લાગે તમારે આના પર પ્રશ્ન પૂછવાનો આવશે હા આવશે તમારે આવશે બોલો મંજુબેન પૂછે છે કે જે મહાત્મા હોય ન હોય મહાત્મા નો હોય એ સંભાવે નિકાલ ન કરી શકે એ નિકાલ એટલો કરી શકે કે હા નિકાલ કરવો છે એવું ખરું ને એ કયો વિચાર એની પોતાની રબડીઓમાં અંદર પડેલી જ હોય છતાં પેલા કરતા સારું પેલા આવડા ભાવ થી તેના કરતા સારું ઘણું સારું પણ હમણાં જેવું ના ફળ મળે તમારે બહુ સુંદર ફળ આવે આમાં માણસ ને આશ્ચર્ય થાય કે આશ્ચર્ય કેમ મારા ભાવ ભરી જાય છે જો એટલી બધી અસર થાય દાદા એનો એનો ભેદ અમને જે લાગે એ તો એ છે કે બધું બહાર દેખાવ સરખો હોય બેન કે છે એમની જેમ હોય અમારો દેખાવ પણ અંદર તાતો નથી રહેતો અંદર તાતો નથી રહેતો તાતો નથી રહેતો એટલે વ્યવહાર વ્યવહાર નું કામ કર્યા કરે જગત ના લોકો વ્યવહાર નિશ્ચય કામ કરી રહ્યું એટલે અમારા બેન ને અમે અંદર ખાને બહાર પછી જઈને વાત કરીએ કે આટલો જ ભેદ છે આ દાદા પાસે આવ્યાનો ભેદ અહિયાં અને દાદા એ સંભાવે નિકાલ કરવો વાત કરવાની વાત કરીએ છીએ પણ એ થઈ જાય છે થઈ જાય કરતા નથી થઈ જાય મંજુબેન કેમ કે છે કે મહાત્મા નો હોય ભલે પણ સામાન્ય પ્રકૃતિ જેવી હોય કે મારે સંભાવે નિકાલ કરવો જ છે કરતો જ ઘણો લાભ કરી શકે પણ તો રિસ્પોન્સિબિલિટી ખરી રિસ્પોન્સિબિલિટી નિકાલ કરવો છે એની રિસ્પોન્સિબિલિટી શું આવે પુણ્ય નું કર્મ બંધાય પુણ્ય નું કર્મ બંધાય અને આમાં કોઈ કર્મ ના બંધાય વેરી બિગ ડિફરન્સ હા હા એ કે છે કે તમે તમે સંભાવે નિકાલ કરવો છે કહો છો તો તમારો નિકાલ કરો શું કર્યા છતાં ઉછરે ઉછર્યા કરે કારણ કે આની પાછળ કોઈ બળ નથી ને જ્ઞાન નું બળ તૂટી જાય અત્યારે જે અત્યારે જે વ્યવહાર નું જ્ઞાન નું છે બળ તે તૂટી જાય બહુ પેલો દમણ લાવ્યા દાદા હું આવ્યો પેલા ત્યારે આવું જ હતું બેન ની જેમ હતું કે હું કરું હું સંભાવે નિકાલ કરું હું કરું એ કરવાનું નીકળી ગયું મંજુબેન એમ પૂછે છે કે હું કરું એમ પેલા હતું અને હવે હું કરું એમ નથી થાય છે હવે નીકળી ગયું હું એ અહંકાર નહીં અહંકાર નહીં પણ માલકી વગરની વસ્તુ થઈ માલકી વગરની વસ્તુ થઈ ગઈ અને આ માલકી વાળી વસ્તુ એટલું જ છે માલિકી ભાવ નથી પેલા માલિકી ભાવ તો એમનો વ્યવહાર માલકી વગરનો છે બરોબર તો આ તો હોય તો માલકી નીકાળ્યું મેં કાઢ્યું એમ નથી કેતો મેં નીકાળ્યું એમ નથી કેતો તમે જે કેજો તો અમે અમે જરાક થોડુંક બેન ના આપેલા જે બોલો તેમાં અહંકાર હતો જે બોલો તે તમને ફાવે એવી ડિગ્રી બોલો તો અહંકાર નહીં થતો કારણ કે આ વિજ્ઞાન મારું એવું છે કે એમાં તમને અહંકાર આવવાનો એટલે આ બધા તમારી ક્રિયાઓ છે ને એ માલકી વગરની ક્રિયાઓ છે હા દાદા માલકી વગરની એ તમારે જોવાની છે હા દાદા બોલવામાં ભૂલ કરીએ શબ્દોમાં ભૂલ કરીએ એ બધું માફ બધું માફ આપણે જોવાનું છે બે જુદા પડીને જોવાનું છે હા બોલવાની જુદા પડે શબ્દો ભૂલ કરે તે આપણે જોવાની જોવાની રસિકલાલ ભૂલ તો કરે પણ ભૂલ રસિકલાલે કરી જોવાનું છે વિજ્ઞાન છે વિજ્ઞાનમાં ફેર પડેલી લેતો આ બીજા બધું લૌકિકમાં જ્ઞાન છે શાસ્ત્રો બાસ્ત્રો બધું જ્ઞાન છે સમજો ને જ્ઞાનમાં વિજ્ઞાન બહુ જ છે જ્ઞાનમાં તરંગો પણ હોય શું કરે તરંગ બરંગ કૃષ્ણ